જાણવું છે આ તો નામ છે પાટી માણિયાદેવ પટેલ પટેલ પટેલ એ કાસ્ટ છે તમે નહીં ઇન્ડિયન એ તમે નહીં બિઝનેસમેન છે તમે નહીં આ બધું છે તે આપણું કઈ નથી અહીંયા ના એટલે આપણું આપણે કોણ છે જાણીએ તો આ પઝલ સોલ્વ થાય ને તો પઝલ પઝલ કોઈ ઉભું થતું નથી થાય છે સોલ્વ છે નથી કરો એના ઉપર વિચાર કરીને પછી જે મનમાં આવે પ્રમાણે શાંતિ થાય પ્રમાણે સોલ્વ કરીએ પ્રયત્ન કરીએ એના ઉપર વિચાર કરીને જે મનમાં આવે એના ઉપર શાંતિથી પ્રયત્ન કરીએ પઝલ સોલ્વ થાય ને બીજા બધા પઝલ અનસોલ્વ રહે એ પછી બોમ્બની પેટ ફૂટે પાછું અને એટેક થાય પાછું અહીંયા આગળ એટેક હાથ ભરે એટલે આનો ઉપાય તો કરવો જોઈએ સોલ્વ પઝલ જ ના ઊભું થાય એવો ઉપાય રહે અને લાઈટ ધંધો કરો વાંધો ને સાચી વાત છે સુરેશ નામ વાત સમજવા જેવી છે એટલે સમજી લે એટલે ઉકેલ સુરેશ આ દુનિયા કોને બનાવી એવું લાગે છે તને ઉપર તો હું ફરી આવ્યો બધા લોકો કહેતા ને એટલે બધે ફરી આવ્યો પણ આકાશ છે કોઈ છે કોઈ જગ્યાએ છે રહેતા જ નથી હા જરૂર કરે તો કરેક્ટ ને આપણે જાણવી જોઈએ God is in every creature whether visible or invisible not in creation man natural made છે તેમાં છે પાણીમાં હવામાં બધા અને તારી મારી વચ્ચે બધા બહુ ક્રિએશન ત્યાં આંખથી ના દેખાય દૂરબીનથી ના દેખાય એથી નાના એથી નાના એ ક્રિએશન ભગવાન લેતા અને એનું નામ લાવરા છે અને તમને ખાસ મળવા આવી છે એ આપણા આપણા કલ્ચર ને બહુ માને છે વેજીટેરિયન છે અને આપણું બધું ગમે છે એને પૂછવું છે Thank <laughs> you. એને હીરાબેન ચાલી લે એને ખુલાસો બધો લગભગ ખુલાસો પેલા પાર અડધો કલાક થઈ જતો હીરાબેન ચાલે એ કહે છે કે મારે મેડિટેશન મેડિટેશન મારે શીખવું છે મેડિટેશન મારે શીખવું છે એ માટે અને માર્ગદર્શન જોયું આ દેખાય છે જ્ઞાની પુરુષ છે વર્લ્ડની ઓબ્ઝર્વેશન છે આખું જે કૃષ્ણ પૂછાય તે તમામ પ્રશ્ન પૂછાય ભગવાન તમે પ્રગટ થયા તે ચોવીસ કલાક દાદા ચોવીસ કલાક તો થોડું અમારું બેસે તો માનું તો થાય ત્યાં માન્યું છે ત્યાં ત્યારે મારે આજે જોયે થોડું માનું છે કોલેજમાં ના ભરે કોલેજના ટર્મ બધી ના ભરે પણ એક બે ટર્મ તો ભરી પડે શાંતિ આખો દારૂ જોઈતી પરમાનન્ટ પરથી ગઈ કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ચાલશે પરમાનન્ટ તો મળી જશે ઘડિયાળ તો ત્રણ ઘરની ગેરંટી હોય કોઈ પાંચ ની ઘડિયાળની ગેરંટી પણ આ તો આખી લાઈફ ગેરંટી પછી હરકત કરી ના મળે એ ચીજ હું તને આવું હરકત કરી તને કેમ લાગે પસંદ થયું નહીં તને શું કરે જોબ બોબ કરે તો કઈ કરે જરૂર મળશે શાંતિપૂર્ણ થતી નથી શું ખૂટે છે કઈ ખૂટે છે નહીં ધણી મળ્યો તે સારો છે સસરા સારા સાસુ સારા છે દિયર સારા શું ખૂટે છે કઈ નથી કહેતી નથી એટલે ને ખૂટે છે ખૂટતું ઊંઘે અત્યારે તો જવું છે બહુ જ મટીરિયલ ઉપર કામ છે બહુ કામ રહે ત્યાં તારે ઘેર આવ્યા તે ત્યારે એમને ક્યાં ઘેર આવે ત્યાં બધું જમાડતા સુધી જોડે એવું છે એવું કહ્યું તો ગેસ હોય તો ચાલે જાય પણ તો ગેસ નહીં તો માલિક બહુ ખરાબ બહુ એકદમ નુકસાન થઈ જાય લાગે લાગે કે નુકસાન થાય એવું છે <laughs> કેટલું ડોલર નુકસાન થાય ના લાખ ડોલર થાય તો જવું પડે એથી ઓછું થાય એવું નુકસાન છે નુકસાન નહીં થાય તો પછી જમી જાય ને દાદા જમાડી જાય કાયમી શાંતિ મળે બોલતા નહોતો તને તો પછી શા માટે ઉતારે દાદા આપણી ઘેર ક્યાંથી આવે તારા બાજી કરવાની ઘેર રહી જાય તને ખબર છે નહીં તો ઘર છતાંય ઘરમાં મારે ધણીની માલકી પૂછાય છે તું તો તને પૂછ્યું નથી ને આ બધા જમાડી જવું જોઈએ વહેલું જવું જોઈએ વહેલું કર્યું જરૂરત છે જવાની જરૂર જે સપ્લાય કરવા આવ્યો છે એટલે પછી તમારે કાંઈ શું કરે શાંતિ શું કરો જોબ કરો છો સર્વિસ કરો છો ના ધંધો છે મદદ કઈ કરે ને એ મદદ કશું કરે ને કરે ને કરે એની મદદ થી ચાલે છે ને આપણું શું ચાલે કરે તો ખોટે જ ના જવા દે ને કોઈ મદદ એ કરતા હોય ખોટે જ જવા ના આપણા કર્મો ઉપર આધાર આ બેંક કે છે બેંક એ છે આપડે કર્મો પર આધાર હા આપડે કરીએ આપણે કરીએ મીઠું બધા નાખીએ પછી ભગવાન નું નામ દઈએ કાળજી ના રાખીએ પછી ભગવાન નો દે ભગવાન તો હાથ ઘાલતો નથી બિચારો નકા ભગવાય વગર હાથ ઘરે તો તો બિઝનેસ સરસ હતો ને ત્યાં તો સારો હતો ગાંધીમાં તો સારો હતો અહીંયા અહીંયા સારો થાય પાસે એવું કઈ કાયમ ના ઉતાવળ હોય તારે ભાષા આપણે તો બહુ ખોટું થાય ને લેંગ્વેજ પટેલ ભાષા ને પટેલ ભાષા ભારે ભાષા તમે જોયેલી પટેલ ભાષા જોયેલી ને પચાસ પંચાવન એકસઠ એકસઠ ભક્તિમાં સારો સારો તારકા માટે નહીં વાપર્યો ના ડોલર નું બહુ ચિત્ર રાખ્યું નથી ને ડોલર રાખવું તો પડે જ ને પણ ભક્તિ કરતા હતા નહીં ના સારું સારું શું નામ આપનું શાંતિલાલ શાંતિલાલ ખરેખર શાંતિલાલ એમને પૂછો શાંતિલાલ એ કહે છે તમે એમ કહો માય નામ શાંતિલાલ બંને ઘડિયાળ મારું છે હું ઘડિયાળ છું ના બોલાય એટલે માય નહીં શાંતિલાલ એટલે તમે શાંતિલાલ નામ નામના માલિક છો ના શાંતિલાલ તરીકે ઓળખાવ છું હા શાંતિલાલ તરીકે ઓળખું છું શાંતિલાલ તરીકે ઓળખાવું છું આ બધા લોકો મને શાંતિલાલ કહે છે ઓળખવાનું સાધન શાંતિલાલ છે હું નહીં શાંતિલાલ તો તમે કોણ તમે બોલો તો ચાલશે ના બોલો તમે <laughs> બહુ બોસ પોતે કોણ છે ના જોડે જોડે જોડે જાય અને નામથી જઈએ એ તો નાના નિકાલ લઈ લેશે અહીં નાના નહીં કાઢતા ને અહીં નાના કાઢે છે તો પછી તો લઈ લે નામ કોણ ગયા ત્યાં ચંદુલાલ ગયા ત્યારે ચંદુલાલ નામ લઈ લે અને પછી કહેતા કેવી નાના નહીં આવે નામ લઈ લે એટલે જવા દે નાના આપણે બાકી રહી એટલે આપણે કોણ છે જોઈ લેવું છે તમને કેમ લાગે બરોબર છે ન્યાય શું કે જાણવું તો જોઈએ જાણવું જોઈએ જો જણાનાર મળી આવે તો જાણવું જોઈએ તેને જણાનાર મળતા નથી એના ખરી વાત છે એટલે બધું આખું અથડાયા કરે જણાનાર મળે તો જણાવી દઉં એ ભેગા થઈ જાય છે મગનભાઈ પણ પૂછાય ના તો બધા ના આવે અમને કોઈ આવતો નથી આ પૂંચારી નહીં ને પેલા પૂંચારી તેને આવે આવડી આવડી આવે મેક્સિકો ની કેરીઓ એકસઠ વર્ષ થયા નહીં એવી સારું એ પણ ઉપર નથી જોયું અંદર ઉપર તો કાલી કઈ નથી હતું ને તેના સાસુ આપ થઈ ગયા એટલે કઈ નહીં મહી બેઠા છે અંદર બેઠા અને તે બધું સાંભળે છે તમે બધું કરો ને તે ઊંધું થતું કરો તો એ જાણી જાય શું કહ્યું આપણે શું કોણ કોણ દેખે મને બાયડો બંધ કરી દો કોણ દેખે અરે હવે મહી છે ના બાયડા બંધ કરી ના કરી આ બધું છે અને કઈ ઊંધું થતું હોય કરવું હોય કેવું ભગવાન કે ભાઈ હા મારે ખોટી આદત છે મને આ થઈ જાય છે માફ કરજો એમ કરીને પછી કરો એ જાણે કોઈ જાણતું જ નહીં એટલે ભગવાન આવ્યા છે હજી આ મસ્ત નહીં આ એને કઈ કરીએ તો જવા દે એને કઈ કરીએ તો જવા દે બાળક બાળક ગુનો કરે કે મારે તાલો ફૂટી ગયો એટલે આપણે મારાય માફી કરો તો મરાય કરું ગુનો કરવાની ઈચ્છા જ નથી એવું આપણે ખાતરી થાય ને ત્યારે માફી માગે છે એટલે પરાયણ કરવું પડ્યું છે એવું લઈને ખાતરી થાય ભગવાન ફરી ફરી કરે તો ફરી ફરી ગુનો ગુનો પોતાની ઈચ્છા વગર થઈ જતો હોય તો એની માફી આપે જ છે ભગવાન શું કરું તારી ઈચ્છા હોય ને તું કરતો હોય તેની માફી ના પણ પછી તો ટેવ પડી જાય ને હે ટેવ ના પડી જાય ટેવ પડી ગઈ તેથી ફરી ફરી કરે છે એટલે આવો ફરી આવ ના ટેવ પડવા દઈશ કે શું કે છે આ જે ટેવ પડી ગઈ છે એનું ફરી ફરી કરું છું એટલે તને માફ આપી બીજી ટેવ ના પડવાની દઈશ છે શું કે છે સમજે ને સમજ્યા ત્યાંથી થવા સમજ્યા નતા ત્યાં સુધી અંદર કામ લાગે એવી છે હા જરૂર લાગે કેમ ના લાગે આમ તો ધર્મ ને બહુ સારા ધર્મ જરા વધારે સરળ સરળ વધારે મારે બોલે નહીં એટલે ઓછો ના પડે ગૌરવ લોકો હોય તો બોર્ડ કહેવાય બાપજી આયા બાજુની વાઘરી હોય તો મેં ચાલે અને જ્ઞાની પુરુષ બોર્ડ હોય તો સામાન્ય માણસ જે કોર્ટ લીધે ફરે તો એમ જ લાગે કોઈ સામાન્ય જાય લક્ષણ શું હોય તો કે બુદ્ધિ નો સોટો ના હોય શું ના હોય બુદ્ધિ હા બુદ્ધિ ના એ વિશેષ લક્ષણ રાગદ્વેષ ના કરે તમે ગાળો બોલો તો તમારી બધ્વેષ નહીં કોઈ ગુલાર કર્યા કરે તો રાગ નહીં સરખો પ્રેમ રાખે ગાળો બોલનાર ગુલાર કરે સારું નહીં સર સારું એમ તમારી ભાવના થઈ લે એવું કે આવું કંઈક થવું જોઈએ આગળ એડવાન્સ થવું જોઈએ હા વડોદરા ભણેલા તમને જોયેલા જવાના ગાડું ગાડામાં લાશ થઈ જાય ગાડા વાળા ઘણું મગજ જમાના હવે પેલાની સ્થિતિ નહીં બિચારાની એટલે પછી અમારો નો ધંધો ને એટલે ગાડું બળદ મળતા બધું હોય તો પછી મેં મોકલી અને બધા મુસ્લિમોને વિરોધ થઈને મુસ્લિમો નક્કી કર્યું કે તમને કોઈ ગાડું આપવું નહીં આપે તો વિરોધ શું કર્યો આવું અટકાવાય કે લાગશે હરીનો દીકરો હતો તમારા ફ્રેન્ડ થતો હતો ને હા અને રસીભાઈ તમે જોયેલો ને હા સાથે બધા સાથે બહુ સારો હતો સાથે ભણતો જોડે ના સિવાય આ છે શાંતિલાલ ના છે આ સિદ્ધાર્થના એની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખ્યા સિવાય જુદું કેવી રીતે પડે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી દીધી શું કહ્યું હવે તમે સુધાર્થમાં તો થયા પણ બહાર જશો ત્યાં કોઈ પૂછે તમે કોણ છો તો શું કે છો અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું ચલો જતો હશે ભરાક બહાર કઈ ભાષા ચાલે છે ભ્રાંતિ ની ભાષા ચાલે નહીં કઈ ભાષા ચાલે વ્યવહારિક વ્યવહારિક વ્યવહારમાં તમે શાંતિલાલ છો તમારે એવું ના કહેવાય વ્યવહારિક ભાષામાં જ વાત કરવી પડે સમજ પડે અને આ ભગવાન રિયલ ભાષા અશુદ્ધ ભાષા ભગવાન એટલે બહાર વ્યવહારિક ભાષામાં તમારે વાત કરવાની હું શાંતિ છું આ બાઈ નો ધણી છું આ છોકરા સાદર છું આ સ્ટોર મારો છે એ બધું કહેવાય વ્યવહારમાં ને એટલે એટલે વ્યવહારથી તમે શાંતિલાલ અને ખરી રીતે તમે શુદ્ધ આત્મા ને ભ્રાંતિમાં શાંતિલાલ એટલે ભ્રાંતિમાં શાંતિલાલ અને ખરી રીતે તમે શુદ્ધાત્મા થો એટલે The world is the puzzle with itself. God has not puzzled this world at all. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint you are Shantilal and by real viewpoint you are Sudhatma. આ ભગવાનની શુદ્ધ ભાષા છે રિયલ ભાષા છે રિયલ ભાષાથી તમે શુદ્ધાત્મા છો એ આ ડિસિઝન આવી ગયું ખબર નહીં જ્ઞાન અને અજ્ઞાન ને બેને છૂટું પાડી દે એકાકાર એટલે આ ડિસિઝન આવી ગયું તમે શુદ્ધાત્મા છો કે આ શું કે એ તો આપણું પહેલાની ભૂલનું પરિણામ છે નિકાલ નિવેડો લાવવો પડશે ને અત્યારે જાણતા નતા તમારી ઊભું આ રહ્યું સમજું ને એનો એ કેસ તો ચાલશે ને કોર્ટોમાં પણ હવે આપણે શુદ્ધાત્મા નવા નવા ગુના નહીં થાય જૂના ગુના હોય તેનો નિવેડો લાવી રાખવાનો કે જૂના કેસ હોય એટલે by relative viewpoint you are Shantilal by relative viewpoint you are husband of your wife you are you are father of your son બધું રિલેટિવ વ્યૂ પોઈન્ટ ખબર ને ગાયને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં શું કહે છે ગાયને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં શું કહે છે ગાય ગાયને ગાયને ગાયને ના એમ નહીં એને ગાયબ કે છે ને લોકો રિલેટિવ વ્યૂપોઈન્ટમાં ગાય પણ રિયલ વ્યૂપોઈન્ટ શું છે લોકોને ખબર નથી પણ તમને ગાય ખબર પડી ને રિયલ વ્યૂપોઈન્ટ શું છે શુદ્ધાત્મા છે એટલે ગાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી ગાય છે અને નિયર વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છે બકરી રિલેટિવ વ્યૂપોઈન્ટથી બકરી છે રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છે ગુલાબનો છોડ રિલેટિવ વ્યૂપોઈન્ટથી ગુલાબનો છોડ છે રિયલ વ્યૂપોઈન્ટથી સુધારમાં છે તો તો કેટલી જાતના પેકિંગ છે રિલેટિવ બધા પેકિંગ કહેવાય અને માલ મેં સુધાર્થ નહીં કરું પેકિંગ કેટલી જાતનો છે વેરાયટીઝ ઓફ પેકિંગ દરિયામાં તો કેટલી વેરાયટી છે અહીં કેટલી વેરાયટી જોવા જુદા તો વેરાયટીઝ ઓફ પેકિંગ તમને જોઈ નહીં ઇજર થયો પેકિંગ પેકિંગ માલ એક જ પ્રકાર એનો જ માલ કીડી હોય તો એનો જ માલ પેકિંગમાં ગણાય છે ને હવે આપણા લોકો કાકા સુધી વિવાહ કરવા જતા હતા તે પોટલી પાછા હતા ને કેમ કાકા પાછા હતા ને અરે તો ગધેડ બધું પાછું આવ્યું નથી કોણ બન્યું હા હવે કાકાને ખબર નહીં એટલે ગધેડા નાપસી પણ લોકો કે એમ એ માને ત્યાં ગધેડું બન્યું એટલે આપસી પણ કહેવાય ગધેડા અંદર જે સિદ્ધાર્થના ભગવાન કહેતા છે એમને ફોન કર્યો કાકાની ગધેડા ભગવાનને ત્યાં એ અવતાર ગધેડા છે મારો તિરસ્કાર કર્યો છે મારી એમનું ગાડી બધા થયા કર્યો પોતાનું ભગવાન કર્યું એટલે હવે આપણે આગળ આપણે જેને ગજોડી આવતા પાછા ના આવીએ ને સુધારતા દેખાય આપણને અને ગજોડ દેખાય ભગવાન દેખાય તો આપણે કોણ કેવા હોય હોય ના દે એમાં સમજ પડી ને સંચલન પડી ગઈ જ્યાં ભગવાન નહીં છે તો પછી અસી બંધ ના પડે તો રાણેલી આવી રામ આવી અસી થયા રાણેલી ભગવાન છે ને આવું શું કરે એટલે તેનો માર્ગ થાય છે લોકો સાચી વસ્તુ નહીં જાણવાથી પેલો બહાર થાય ઉદાસવાદ નામ થઈ દ્વારસાદ ન થાય પછી આપણે નામ થાય એટલે દઈ તો ખરાબ જ નહીં પજે તો ના થાય આ તો થઈ થઈ ગયું અને વ્યવસ્થિત તાપે કર્યું આપણે આપણા તાબામાં રહ્યું નહીં આપણે આપણે તાબામાં શુદ્ધાત્માન હિસાબ રહ્યો બધો એટલે હું પાંચ પાંચ વાક્યો આપું છું આજ્ઞા આ તરીકે અને એ આજ્ઞા અઘરી હોય તો મારે ત્યાં તમારે કહેવી હોય તો તમારે કશું વધુ નથી પાંચ આજ્ઞા તમે પાલશો કારણ કે બહાર રહ્યું કુસંગનું જ વાતાવરણ છે કોઈ જગ્યા એવી નથી જ્યાં આગળ વાતાવરણ શુદ્ધ હોય તમને દેખાય જેવું મન બગડી જાય એવું વાતાવરણ છે ને બધે એટલે આ તમને હું વાડ આપું પાંચ આજ્ઞા અડધી તે વાડ તમને બતાવે ઘણા જાવ તો ઘરમાં કુસંગ છોકરા કચકચ કરતો હોય અંતે બધું બરોબર ને એટલે પાંચ આજ્ઞા આપું છું તમને આ પાંચ આજ્ઞા પાછળ એટલે ચિંતા થાય મારી પર બે લાખ બે લાખ ડોલરનો દાવો થવો મારી પર જો આ પાંચ આજ્ઞા પાવો આપું હું તમે પાવો તો ચિંતા છે એની જોખમદારી મારી અને પરા એવી સહેલી આજ્ઞા હિન્દુસ્તાનમાં કેટલાય અત્યારે પચીસ ત્રીસ હજાર માણસો એકદમ ચિંતા આ વિજ્ઞાન બહુ જીવી જાતનું છે ક્યારે તો આ અઠવું વિજ્ઞાન છે આ આશ્ચર્ય વિજ્ઞાન છે અગિયારમું ઇલેવન્થ આશ્ચર્ય છે આવું બગડ્યું નહીં હજારો અવતાર ભટક ભટક કરે તો પણ એવું વસ્તુ પામે એટલે relative viewpoint by relative viewpoint you are Shantilal real viewpoint you are સુધાર્થમાં આ બે વાક્યો પહેલા બે આજ્ઞા આપી આ બે આજ્ઞા તારે તમારે શરૂ કરવાની ચલો અભ્યાસ કરે તો પછી સરસ થઈ જાય પેલું આમ હેડર મારવું પડે નવે નવું ઇન્જિન હોય તો ના મારવું પડે ગાહારું પડે તને હજુ ને એટલે દુકાનમાં કે બધા આવે તે બધા જોવું તો શુદ્ધાર્થમાં જોવા અંદરની વાંકે શુદ્ધાર્થમાં જોઈએ આ વાંકે રિલેટિવ દેખાય એટલે ભાઈ છે તે જ દેખાય સમજો ને કે વ્હાઈટ છે બ્લેક છે કે ગમે તે જે ભાઈ હોય તે દેખાય વાંકે તમે અને અંદરની આંખે સુધાર ના દેખાય એમાં ફેરફાર ના હોય અંદર દિવ્ય ચક્ષુ બે બે બે આજ્ઞા થઈ એમાં અઘરી છે કઈ તમને લાગે છે કોઈને અઘરી તને એવી અઘરી લાગે છે કે દાદા તને સમજ પડી ગયા બે આજ્ઞાની હે ને તમને કઈ સમજ પડી બે હા ત્રીજી આજ્ઞા આપું છું ત્રીજી આજ્ઞા આપું છું તને બેન સમજ પડી એવું થઈ જશે સમજાય છે પણ પૂછ ને તું મને હે ભાષા પણ પૂછ ને તું તારી હિન્દીમાં બોલ ભાષા પૂછ ને તારે તું જવાબ આપે હિન્દીમાં પૂછ કે Your wife of Mr. Uh, so, your Ashok mother of your kid, then your sister of your sister. This is all by real point. There is first, first idea. Second one is your Shuddha Atma by real point. You need to find your Shuddha Atma, pure soul. These are the two. નામ છે નામ શું છે by relative viewpoint you are Sudha by real viewpoint you are સુધાર્થમાં real relative relative temporary adjustment અને રિયલ ને real is permanent by by permanent you are શુદ્ધાત્મા relative to by temporary adjustment you are શું પડી આ બે આજ્ઞા એવી રીતે બીજાને પણ જોઈ શકાય દુષ્ય કોઈ દેખ લેના એસા ગાય દેખા તો રિલેટિવ પાડી છે ગાય और रियल व्यू पॉइंट सिद्धार्थमा ऐसा देखने में तला, देखने की तलाश करना समझे? वो प्रयत्न करना उसका कोशिश करना समझे પછી તી- તી- ત્રીજો આજ્ઞા આપું છું ત્રીજી હવે અત્યાર સુધી તો શાંતિલાલ ચલાવતા હતા બધું ગાડું ગાડી બધું શાંતિલાલ ચલાવતા હતા કમાય ત્યાં સુધી હું કમાયો હું કમાયો દસ લાખ ડોલર કમાયો પાંચ લાખ ડોલર કમાયો બે લાખ કમાયો ત્યાં સુધી એડ ફેડ એડ ફેડ દોડ ધામ દોઢ ધામ કરે પછી જરા ખોટ જાય ને આપણે કઈ શાંતિલાલ કેમ આમ ઢીલા દેખાવ છો ત્યાં કારણ ભગવાન વિચાર છે ભગવાનનો માથે આરોપ કરે નહીં આપણે બહુ બાકા કોઈ હગાવાનું માથે નહીં આગળવાળાનું વડવા આવે આ ભગવાન કોઈ વડવા જ ના આવે ને ભગવાન વિચારતી છે હા ઉપર વાળો ઊંચો કે છે કમાયો તારે હું કમાયો તો અને ખોટ ગઈ તારે ઉપર વાળો ઊંચો આવું બોલે કેટલી સુખી બહુ છે ને તેના લોકો શીખી ગયું તમે હજુ ને આવું બોલાતું છે આવું બોલાય નહીં કમાયા આપણે ખોટે આપણે ખાલી એ બીજે ભગવાન શું છે ભગવાન તો કરુણા વાળા શું કહ્યું એટલે આ કોણ કરતા છે તમે કરતા છો નહીં આ તો તમે અહંકાર કરો છો મેં કર્યું એટલું હું કરું છું અહંકાર કરું છું કોઈ માણસ ને આ ડાક્ટરો પૂછીએ બધા હોય ડાક્ટરો બધા થયા હોય એમને આપણે પૂછીએ કે સાહેબ તમારામાં સંદાસ લેવાની શક્તિ કરી તો એ શું કે પેલા થઈ જાય સંદાભાઈ શક્તિ વાળા હોય પછી આપણે કઈ તમને અટકે ત્યારે ખબર પડશે કે તમારી શક્તિ હતી કે બીજાની હેલ્પ લેવી તો શક્તિ આ વર્લ્ડમાં કોઈ જન્મ નથી અત્યાર સુધી કે જેને સંદાસ જોવાની સ્વતંત્ર શક્તિ હોય વૈદભાઈ ફાંકી મારી પડે મારી પડે નહીં તો અક્ષરે જુદા લેવું પડે પોતાની શક્તિ નથી આ તો સંડાસવાળી પોતાની શુદ્ધિ નથી કઈ શક્તિ છે આ લોકોની આ તો ઇગોઇઝમ કરે છે જે કરે છે બીજો ભગવાન કરતા નથી કરે છે બીજી શક્તિ અને પોતે કે છે મેં કર્યું એડજસ્ટ થઈ જાય અને ખરાબ કામ કરે હું શું કરું મારે થઈ ગયું કે શું અરે ખરાબ થઈ ગયો સારું ત્યાં કર્યું ખરાબ થઈ ગયું બોલે ના બોલે બધા ખરાબ થઈ ગયો એવું બોલે ખરાબ કામ થઈ ગયો તો શું બોલે મેં કહ્યું કે થઈ ગયું શું કરું કે મારી કઈ ઈચ્છા નથી પણ આવું થઈ ગયું ત્યાં ખરાબ થઈ જાય છે તે હારી થઈ જાય છે પણ આ તો પોતે હારાનો માલિક થઈ જાય છે તમને સમજાય હવે આપણે કરજેકતા નથી આજે આ બીજી શક્તિ કરે છે આપણે શોધી પડીએ છીએ હું કહું ત્યારે ઇગોઇઝમ કહેવાય છે જો આપણે ના શોધી પડતા ઇગો છે ને પણ મનુષ્ય માત્ર જ શોધી પડે અને જો ખરાબ હોય તો પાછો જતો રહે એ તો પહોંચાડી પડશે મારે આબરું થશે અને આવી કર્યું મેં કર્યું મેં કર્યું ફરી હવે ને ખોટું કરે ખોટું કરે ફરી જાય ના ફરી જાય મીઠું બોલે ને આપણે હા સારું કર્યું વાત કરે ખોટું છે તે બીજા કરે બીજી શક્તિ કરે છે સારી બીજી શક્તિ કરે છે એટલું તમને ખાતરી છે ને ખોટું ખોટું કરવાનું હોય તો માથે લેતો નથી હું શું કરવું થઈ ગયું કે થઈ ગયું બોલે ત્યાં હારું ને ખોટું ભેવ થઈ જાય છે એપન એડ કરે છે સમજું તમે સમજાય થોડી ઘણી સમજાય છે અનુભવમાં અનુભવના અનુભવ અનુભવની જોડે એડજસ્ટ કરો તો થઈ જાય સમજી જાય ને એવી સમજાય છે શું વાત છે આમ તો અમદાવાદ ના છે ને અમદાવાદ નહીં તાર કયા ગમતો બીજું ચાલો એટલે આ કોણ ચલાવે છે તે તમે કહું એક વ્યવસ્થિત નામની શક્તિ છે વ્યવસ્થિત તે અનાધિકારથી સૂર્ય ચંદ્ર તારા બધું હરેક ચીજને વ્યવસ્થિત જ રાખે લોકો અવ્યવસ્થિત કરે એ વ્યવસ્થિત રાખે લોકો અવ્યવસ્થિત કરે એ વ્યવસ્થિત રાખે સમજ ને એ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે અને આપણે કે શું ચલાવવું આ વ્યવસ્થિત શક્તિ છે શેના આધીન કે છે ગપ્પુ છે ના ગપ્પુ નથી આપણે આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે તેનો આપણે ઇગોઇઝમ કરીએ છીએ ઇગોઇઝમ આપણે કરીએ છીએ મેં કહ્યું એનો દંડ થાય છે અને એ દંડ થતો શક્તિ આપણે ના પડશે જો ઇગોઇઝમ ના કરો તો મેં પછી કઈ વ્યવસ્થિત શક્તિ કશું આપે નહીં તો સમજવું કહે ને એ જો ઇગોઇઝમ કરીને હારા કર્મ કરો છો ખોટા કર્મ કરો છો એ બધાનું ફળ દંડ આપે છે તો સમજાયું ને અને જો વિભોજન ના કરે તો તમે કોઈ દંડ આપનાર છે એ વ્યવસ્થિત શક્તિ આવો દંડ આપે તો અને તે ઇફેક્ટ છે આ તમે ભૂમી રહ્યા છો અત્યારે એ ઇફેક્ટ છે કોઝિસ નથી આ શું છે આ ઇફેક્ટ છે એવું સમજાય બધું તમે જન્મથી તે મરણ સુધીની બધી ઇફેક્ટ જ છે એમાં કોઝિસ એ કોઝિસ છે તે વ્યવસ્થા તાબામાં જાય છે પછી તમને એનો દંડ આપે છે ઇફેક્ટ રીતે કોણ કરે છે એવું જાણીએ આ તો કોઈ ગજવું કાપ્યું અને આ મારું ગજવું કાપી ગયું આ ગુનેગાર પકડ્યો નહીં ગુનેગાર તું જ તારું કેમ ખબર માટે તું ગુનેગાર આટલા બધા હતા તમારો નંબર ક્યાંથી લાગ્યો ઇનામ ક્યાંથી લાગ્યું તમને ખબર એ તો પછી પકડાય છે તારે ગુનેગાર હતા શું ગુનેગાર પકડાઈ ગયો પેલાનો તને ખબર ને ચાર હજાર સો ડોલર હોય આ હજાર પાંચસો ડોલર પાંચસો વાર કપાઈ જાય દેખાડે તું વ્યવસ્થિત શક્તિ કે અહીંયા આ ધક્કા પી લે છે અને પેલા ચોર ને શું વ્યવસ્થિત શક્તિ પૂછાય કે તારે શું ધંધો કર્યો છે ચોરીનો ધંધો કરો ચોરી પર જવાબદારી આટલી બધી આવશે તમે તો થઈ ગયા જ્ઞાતા દસતા આત્મા થયા શુદ્ધાત્મા થયેલ શુદ્ધાત્મા શું ગુણ કે જ્ઞાતા દસતા પરમાનંદી બીજી અનંત શક્તિઓ છે પણ આ શક્તિ નહીં ભૌતિક શક્તિ નહીં ભૌતિક નહીં સૂક્ષ્મ શક્તિઓ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એટલે તમે જ્ઞાતા દ્રષ્ટા અને શાંતિલાલ શું કરે શાંતિલાલ શું કરે છે તમારે જોયા કરવાનું શાંતિલાલ શું કર્યા કરે છે જોયા કરવાનું તમારે ખબર ને અને પહેલા તો તમે જ કે હું કરતો હતો હું કરતો હતો પછી આ ભગવાન પણ ચાલ્યા કરતો હતો તમે જોનાર હતા ત્યારે બધું તમે કરતા થઈ ગયા શું થાય એટલે હવે આ વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી લે છે વ્યવસ્થિત શક્તિ શાંતિલાલ પ્રેરણા કરશે અને તે આધારે શાંતિલાલ ચાલ્યા કરશે અને શાંતિલાલ નું કેવું ચાલે છે તમારે જોયા કરવાનું સમજો આ વ્યવસ્થિત શક્તિ શું કરે છે ટકા કાચનો પ્યાલો છે ત્યાં લઈને હું જતો હોઉં અને મારા હાથમાં સરકી જવા પડ્યો એટલે મેં આમ ઠેઠ સુધી આમ પ્રયત્ન કર્યો છતાં પડી ગયો ભાગી ગયો મેં ઠેઠ સુધી પ્રયત્ન કર્યો છતાં પડીને ભાગી ગયો તો કોણે ભાગ્યો એ પ્રશ્ન ઉભો થાય ને આ પ્યાલો કોણે ભાગ્યો એ પ્રશ્ન ઉભો થાય ને થાય બધા લોકો તમે એકલા જ હતા બીજું કોઈ હતું નહીં માટે તમે જ ભાગ્યો મેં પ્રયત્ન કર્યો એમ ના જોઈએ બીજું કોઈ હતું જ નહીં એટલે એમ દેખાય નહીં બીજું કોણ ભાગે છે તે તમે હવે ને આ તમને ખબર ના પડે એટલે નોકરના હાથમાં ચારા પ્યાલા પડી ગયા ભાગી ગયા એટલે આ ભાગલા છે અને ભાગ્યા એવું માનો તમે અને આ ઘરાકો અધંભો કર્યા કરો શું કરો ખબર ને એ નોકર નથી ભાગતો બિચારો એ વ્યવસ્થિત શક્તિ તોડે વ્યવસ્થિત શક્તિ તોડે મેં તો રોજ કેમ તોડતી નથી અને એક દાડો તોડતા રોજ બે પ્યાલા નોકર ત્રણ ત્રણ પ્યાલા લઈ જતો લાવતો એક દાડો અગિયાર હતો ને તે દાડો પડી ગયા તો પૂછાય કે ભારે પૂછાય એટલે આ કેમ તોડે ત્યાં વ્યર્થ શક્તિ એક પ્રશ્ન ઉભો થાય છે કારણ કે આપણા લોક શું કરેલા છે કે એક ડઝન કપરકાબીર આવે એક ડઝન જો વ્યર્થ શક્તિ તોડે નહીં તો આપણા લોકો એક ડઝન કપરકાબીર લાવે તે સાત પેઢી સુધી ચલાવે કેટલી પેઢી ચલાવે તમે જે ચાલે કારખાના વાળાનું ચાલે નહીં ખોણી વાળાનું ચાલે નહીં દુકાનદાર ચાલે નહીં તને હગડે ને હું જોટો કીધો ચાલે ગુગળ વાળાનું ચાલે છે તમે હગડે ને એટલે આ વ્યવસ્થિત વ્યક્તિ સપ્લાય કરે છે અને તોડફાડ એ કરે છે એનું તોડફાડ ડિપાર્ટમેન્ટ છે ને સપ્લાય કરવા છે તમારે કંઈ વાંધો નહીં હગડે ને તોય ગયું એટલે વ્યવસ્થિત કહેજો ગયા હગડે ને પણ વ્યવસ્થિત નો અર્થ ઊંધો નહીં કરતા નોકર નોકર ને નોકર ના હાથમાં ત્યાં લગડી જાય એટલે નોકર તમે શું કહો કે શું કે છે એટલે હવે આપણે શું કહેવાનું નકારાત્મક ચાલા પડી જાય તો હવે આપણે શું કહેવાનું આપણે જ્ઞાન મળ્યું આપણે આત્માત્માનું જ્ઞાન મળ્યું આપણને એટલે હવે શું કહેવાનું ચાલામાં આત્મા પડી જાય છે આપણે અંદર સમજી જવાનું વ્યવસ્થિત તોડ્યા એટલે નોકરે શું કહેવાનું તો દાજો નથી ને ભાઈ શું પૂછવાનું શું દાજો નથી જ્ઞાન એટલે બહુ ખુશ થાય બિચારા વાતડી થાય નહીં તો બહુ આ ચકલું ફબડા ફબડા કરતા આપણે માર છે તમે નોકર થયા હતા ખબર પડે મારે મારી ભૂલ નહીં આવ્યો હતો તમને સ્ટેજ પર પોતે ધોઈ થોડ્યા હતા થોડ્યા કર્યા આ તો એવિડન્સ છે સાયન્ટિફિક રકમ એવિડન્સ છે થોડ્યા ક્યારે ગયા છે ગફલત થી તોડ્યા છે એટલી ગફલત થી ગફલત વાળો છે ને કોઈ અટવડ છે ને એટલે તમારે નોકરને કહેવાનું કે ધીમે રહીને ચાલજે આવે તમે જો નોકરી વ્યવસ્થિત છે તો બીજા છોકરો ફેંકી દેવું પડશે વ્યવસ્થિત છે એટલે તમારે નોકરને તો એમ કેવાનું કે ભાઈ આવું ઓળખું ના ચાલે ધીમે એની રીત પણ ચાલે એટલું તો એમ ચકોટ તો કરી છે એને તો આવડે હશે ચાલે વ્યવસ્થિત નો ઉપયોગ થાય સમજાય તમે વ્યવસ્થિત એટલે શું કે અહીંથી કહીએ ગાડીઓ વાળાને કે ભાઈ વાંખે બેસીને ચલાવો વ્યવસ્થિત છે તાર ગાડીઓ કહે છે ના વાંખે બેસીને ના ચલાવાય કારણ કે વ્યવસ્થિતનો અર્થ થયો કારણ ઉઘાડી વાંખે ગાડીઓ ચલાવો અને સાવધાનીપૂર્વક ચલાવો અને પછી અથડાય તો વ્યવસ્થિત પછી ઝઘડો ના કરશે વ્યવસ્થિત શું થયું તમે જોયું ને વ્યવસ્થિતનો અર્થ હવે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી લે છે પ્યાલા ફૂટી ગયા એક દાખલો હતો ને હે આ પ્યાલાનો દાખલો એક આપ્યો તે સમજાયો ને વ્યવસ્થિત શક્તિ હવે બીજો એક દાખલો આપું વ્યવસ્થિત શક્તિનો આપણે બેંકમાં ગયા અને ત્યાંથી બે હજાર રૂપિયા બેંકમાંથી લીધા આપણે એક ગજામાં બસો પડ્યા છે બીજા ગજા બે હજાર જુદા મૂક્યા આપણે એક ગજામાં બસો અને બીજા ગજા બે હજાર મૂકીને આપણે આવતા હોઈએ બેંકમાંથી પાછા ઘર ભણી ત્યારે બોર્ડ વાંચ્યું ક્લિયર ઓફ સેન્સ તે આપણે કેવું કે શાંતિલાલ ગજુ દાબી દેજો બા લપતો ખરાબ છે કે શાંતિલાલ ભોન ના હોય ભોન તો આપણું બહાર રહ્યું એટલે શાંતિલાલ કેવું હા ગજુ દાબી રાખજે સમજ ને એટલે શાંતિલાલ ગજુ દાબી રાખે પણ એ ધમાર છે કે કાચી નથી હોતી વાટેલો મરચો રાખે એ કઈ કાચી માયા ઓછી હોય છે આમ ફેંકે અને આ છૂટી ગયો કાપી ગયો એટલે જોઈ રહ્યું બે બસો ગયા બે હજાર ગયા જોઈ લે બસો તો છે માટે ત્યાં હજાર ગયા એટલે મનમાં સમજી રહ્યું વ્યવસ્થિત છે કર્યું આ એનો શું દોષ લોકો પૂછે અરે ભાઈ શાંતિલાલ ભાગ્યો તે શું કે શું શું લઈ ગયો ગજુ કાઢી કે શું લઈ ગયો ભાઈ જુઓ આ ગજુ કપાયું આ ગજામાં બસો હતા આ ગજામાં કશું કપાઈ ગયું કે શું કર્યું એટલે એમની જોડે નહીં નહીં તો આપણે કઈ બે હજાર ગયા તે પાસે કે છે તમે મુરત જેવા છો અહીંયા હાથે ઉપરથી મુરત સાહેબ હતા ક્યાંક ના કહેલો કે હાલે નહીં ભરપાઈ ના કરી હાલ નહીં બધા ભેગા થઈને ભેગા થઈને ભરપાઈ ના કરી હાલ નહીં શું આખરે અનુભવ છે બધા તમે પૂરા અનુભવ ભરપાઈ ના કરી હાલ નહીં ઉપરથી મુરત કે ભરપાઈ કરી હાલ નહીં એ તો ઉતા ઠીકર કરે ને મરકતો શું કહે છે ખબર બના તમે મૂકા હતા તો ખબર એટલે હવે આપણે શું કરવાનું કારણ કે ઘેર જવાનું ઘેર જતા જતા પોલીસ ગેટ આવતી હોય તો વ્યવહાર પૂરતું જાય એ કરવું વ્યવહાર રાગદેશ નહીં કરવાનો આપણે વ્યવહાર હાથ જવાનો તે વ્યવહારમાં પોલીસ વાળાને કહેવાનું કે આ ગજુ કપાયું બે હજાર ગયા છે એ તમે કેસ નથી લેજો નોંધાયેલી પછી ગયા ઘેર ગયા હતા સાડા આઠ થવા આવ્યા હતા રાતના એટલે પછી મય મન બોલવા પડ્યું આપણું મન એ એક પાછું મય છે ને જીવતું છે ને તે મન કે છે શાંતિલાલ તમે તો વ્યવસ્થિત કહેશો તમે તો વ્યવસ્થિત શુદ્ધ તમે શુદ્ધાત્મા થઈ ગયા વ્યવસ્થિત કે છો પણ પેલા બારસો હાલમાં તેનું કોને શું કરવું આપણે સમજી જઈએ જ્ઞાન સમજે દાદાનું અંદર શાંતિ થઈ તાર આ પાછું ભાઈ ગોદા માર માર કરે એટલે એટલે મનમાં સમજી જવું કારણ આ ધામાનું ઊંઘવા નહીં રહ્યા કે આટકો ધામા મારે કયા કરે સમજ ને એટલે આપણે ઘેર જઈને શું કરવાનું એને કઈ દૂધ ખૂબ દૂધ નાખીને શીરો બનાવો સરસ અને ભજીયા છે રાયતું છે બધું બનાવો કે એટલે ઘરના માણસે જાણે કાંઈ કમાઈ લાયા છે એટલે એમને સંતોષ થાય બિચારાને અને આપણે ખૂબ ધરીને જમી લેવાનું એવું ઊંઘી જવાનું મન હોવું ઊંઘી જાય ખુબ જણાવે હવે ઊંઘી જવું મન હોવું આખી રાતું અવારમાં તો પોલીસ વાળો આવ્યો પોલીસ વાળા પૂછે કે શું થયું ટકા પકડાઈ ગયો છે તો શું હકીકત બની ટકા પકડી ગયો છે એને આખી રાત રમે રમે દારૂ પીતી કરી છે કે પણ કઈ વધુ છે આપણે પૂછીએ ટકા આઠસો ને ખરી પચીસ રૂપિયા બધા એટલે આપણે જે વધે લઈ લેવાના આઠસો સાડી પચીસ આઠસો રૂપિયા ગજા મૂકી દેવાના અને સાડી પચીસ છે એમાંથી પંદર પોલીસ વાળાને પોલીસ ઇન્સ્પેક્ટરને કહી લે તમે ચા પાણી કરી અને સાડા દસ છે તે પેલાની પણ આઠ રૂપિયા લઈ લીધા આજ દીકારના પર શું ખાય બિચારો એટલે એને કઈ સાડા દસ શું લઈ જાય શું કહ્યું હવે આટલું કઈ ખાતર પાસે દઈએ સાડા પછી પછી અંદર ઘરમાં જઈ અને આઠસો રૂપિયા તિજોરી મૂકી અને બે હજાર રૂપિયા બેંક ખાતે જમે કરવાના અને બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરી દેવાના અને આઠસો રૂપિયા તિજોરી મૂકી દેવા બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર દેવાનું ફરી પાછા વ્યવસ્થિત ખાતે તમે છે આ વેન જાય બધું ને એને કગાટ કરવાનું સવાર જેવું નહીં બધું વ્યવસ્થિત કરે છે અને